સાની વ્યક્તિ કોઈ પણ સાની વ્યક્તિ તે આપણું જ પ્રતિબિંબ છે વ્યક્તિ હા ભૂલ કરી સ્પેલિંગમાં ભૂલ વ્યક્તિ વ્યક્તિ લખ્યું છે વ્યક્તિ આપણું પ્રતિબંધ છે આપણે એવું કેમ કેવાય વ્યક્તિ ના હાવભાવ આપણું પ્રતિબંધ છે જે હોય પણ આપણને સમજમાં છે કે આવું ન થવું જોઈએ એના જે હાવ આપણે આપણને આ ભરત મળે તો આપણને ખબર છે જ્ઞાન છે આપણી પાસે સમજ છે કે આપણે ભાવ નથી બગાડવો છતાં ઘૃણા ઉત્પન્ન થઈ જાય આપણને ઘૃણા ઉત્પન્ન થઈ જાય એ હું આપણે પ્રતિબિંબ કહું વ્યક્તિ જોતો ઘૃણા ઉત્પન્ન થવું થતી તો એવું અરે ભાવ થવા હો ભાવ તો તે રાગદેશ ને આધીન છે પણ એ રામદેવ કહેલા તેનો અત્યારે પૂર્વે એ વિચારો ઉપર રામદેવ કર્યા જે વિચારો પર રામદેવ કર્યા આપણે એ વિચારો જેના હોય તેના પર આપણને અભાવ થાય પણ એ વ્યક્તિ કોઈ દિવસ આપણા ટચમાં ના આવી હોય હોય પણ એનામાં હોય એટલે આપણે ખબર પડી ગઈ એના પરથી આપણને નથી ગમતા એ તો પાસે છે આપણે ટચમાં ના આવ્યા હોય ટચમાં જોયો ના હોય રાગદેશ માલ હોય ખરો હું એને પ્રતિબિંબ કઉ છું માલ હોય ખરો હું એને પ્રતિબિંબ કઉ છું આપણા આપણું પ્રતિબિંબ છે ને એટલે રાગદેશ ના આધીન છે હા શું કે છે ખંડન કરશો એમ એમ જોશી આગળ ધર્મ થી આપણને સુખ પ્રાપ્ત થાય ધર્મ જાણવાથી આપણને સુખ પ્રાપ્ત થાય બરાબર ગરમ જાણવાથી આપણને સુખ પ્રાપ્ત થાય અને અધર્મ કરવાથી પણ સુખ પ્રાપ્ત થાય ધર્મ અધર્મ ક્યાં ગયા શ્રીમંત બીજા એ દાદા સાવ બહુ છે આપણને સુખ જોઈતું હોય તો બીજા લોકોને સુખ આપો અને અધર્મ એટલે સુખ કે આપણે દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો જે જોઈતું હોય તે આપો સમજાયું ધર્મનો અર્થ જ એ કે આપણે સુખ જોઈતું હોય તો સુખ આપો દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો દુઃખ એ અધર્મ છે અને સુખ એ ધર્મ છે એટલે તારી વ્યાખ્યા સમજાઈ બીજી કઈ કેપિટલ જે સોસાયટી ઉભી કરી હોય એ તેમની માટે ધંધો છે અને બિઝનેસ છે ખરી રીતે ધર્મ ખોટો નથી પણ સોસાયટી ઉભો કરેલો માલ એ તો વેપાર છે બિઝનેસ છે એ બિઝનેસ આપણે કેમ તોડી શકાય એટલે એમનું ફેલાયેલું અફીણ નથી આ એમને ફેલાયેલું અફીણ એમના એમના જે એમના ઘરાકોમાં હોય બધે એવું ના હોય સમજે ને તમે લોકોને સુખ આપશો કાલથી નક્કી કરો કે મારે લોક સુખ આપી જાય તો દુઃખ મારે જમે કરી દેવું છે અને ફરી એને દુઃખ આપવું નથી જમે કરી દેવાનું શું કારણ પહેલા આપેલું તે પાછું આવ્યું આ હવે મારે સુખ જ આપવું છે પછી સુખ જ આવ્યા કરશે એટલું સમજવાનું છે બે શબ્દો કે સુખ જોઈએ તો સુખ આપો અને દુઃખ જોઈએ તો દુઃખ આપો એક પ્રશ્ન પૂરો થયો હા તમારા પત્નીને વધારો દુખાવો થાય તે લાવજો તો એવું પણ કરાય થશે પછી બીજું કઈ જોઈએ ત્રણ વસ્તુ છે ચોથી દેવે છે બધું થઈ જશે એટલે એને સંકિત થયું કેવાય એનું નામ જ સંકિત ગયો એનું નામ જ સંકેત એનું નામ જ સંકેત પ્રશ્ન આપણા ભૂપેન્દ્રભાઈ નો છે ભૂપેન્દ્રભાઈ નો પ્રશ્ન છે છૂટવા દર્શન બહુ ગયા પછી ત્યાં ત્યાં છૂટવા માળે તો ત્રણ દર્શન બહુ કર્યો છે ત્યાર પછી દેહાદ્યાસ ઘટતો જાય જગત દર્શન બહુ ઉપટી ઉભું રહ્યું દર્શન બીજા કોઈ પણ પ્રકારના મોક્ષી નહીં ઉભું દર્શન મોક્ષી દેખે દેખે ત્યારે બંધાય છે દેખે હવે ત્યારે બંધાય છે દેખે ત્યારે બંધાય છે ચાકે ત્યારે બંધાય છે ઘોડે ત્યારે બંધાય છે એટલે દેખત ભૂલી દે દેખત ભૂલી હે દેખત ભૂલી દેખત ભૂલી દેખત ભૂલી દેખત ભૂલી ડોક્ટર જ્ઞાની પુરુષ જ કાર્ય આખી દ્રષ્ટિ બદલી આલે દ્રષ્ટિ બદલી આલે દ્રષ્ટિ બદલી આ બધા લોકોને કોઈ જૈન પૂછે છે કે તમને સંકિત થયું તો બધા ગભરાય છે તમે કોઈ સંકિત થઈ ગયું ભાઈ મહાત્માઓને કોઈ જૈન મળે અને પૂછે કે તમને સંકિત થયું છે તો મહાત્માઓ જરા જવાબ આપતા ગભરાય છે એને ગભરાય જવાબ આપતો આવડે ને જવાબ આપ્યા પછી વધારે પૂછે ખબર પડે ને કે સમકીથી થયું છે એવું સમજણ પડી જોઈએ અને પછી કહે થોડું અપમાન કરી દો પછી ખબર પડશે તો મારે થયું હતું દાદા મારે અનુભવ થયો હતો મને એક જૈન મળ્યા હતા એ વિદ્વાન હતા એક જૈન હતા તે વિદ્વાન હતા જૈન જૈન ફિલોસોફી સમજનારા એક જૈન વિદ્વાન એમને મળેલા કે સંકિત આટલું જલ્દી થઈ ના શકે ના ત્યાં દાદા ભગવાન કે છે કે બધા લોકોને સંકિતિ બનાવી દીધા છે કેવી રીતે દાદા ભગવાને બધાને ધમકીથી બનાવી દીધા તો તે કેવી રીતે જાદુ હશે કહે ના પછી મને આવો કહે ભાઈએ પછી એવું એમને કહ્યું કે એવા કોઈ સંકિત થયા સંકિત થયું હોય એવા કોઈને મને મેળાપ કરાવી આપશો એવું પછી આગળ દાદા કે છે કે જો તમને સમકીથી થયું એટલું આવું તમે દ્રઢતાથી કહો છો તો અમારે તમારી સાથે વાદ વિવાદ ના થાય પછી એમણે એવું કહ્યું કે તમે મને સંકિત થયું છે એવું જે દ્રઢતાથી કહો છો એટલે હવે મારે આગળ તમારી જોડે વાદ વિવાદ ના થાય વિરાટ ના થાય પછી આગળ વાત થઈ કે તમે ગભરાશો નહીં મેં કહું તમે જે કારણે કહ્યું ભાગે પછી એમને એવું કહ્યું ગભરાય ને વાત કરતા તમે ગભરાશો નહીં આ સમજને કારણે તમે કશું નહીં પૂછો તો તમને એમ કે પેલું શું કહેવાય દોષ એવો ડર છે તો તમે કયા કારણો લીધે બોલો છો તે અમે જાણીએ છીએ તમે દોષ થઈ લાગે આ તો દાદા છે ને બધા તૈયાર માલ છે આ બધો બધા એવું બોલો ગભરામણ નથી પોતાને ગભરામણ નથી પછી મેં કહું અહીં મારી જોડે વાત કરતા તમને ગભરામણ થતી હોય તો તે ગભરામણ નું કારણ શું છે તે અમે જાણીએ છીએ એ ભાઈને એમની જોડે વાત કરતા ગભરામણ થઈ એમને ગભરામણ થઈ ગભરામણ થઈ હા એટલે મેં કહું તમે ગભરાશો નહીં એટલે એમણે એવું કહ્યું કે તમે ગભરાશો નહીં આ માન્યતાને કારણે જે પૂછવું હોય તે અટકી ના જશો તમારે જે આ માન્યતાને કારણે તમારે જે કઈ પૂછવું હોય તો પૂછજો અટકશો નહીં અને જો જો વાત ન કરવી હોય તો દાદાને મળીને તો જરૂર પૂછજો અને જો વાત ના કરવી હોય તો દાદા ને મળીને જરૂર પૂછજો દાદા ને મળજો અને ત્યાં પૂછજો જે કઈ તમને પૂછવું હોય તો ક્યારે આવવાના છે આવી ગયા આવી ગયા કોઈ પાસે કોઈ આવી ગયા ગુરુ કરે પણ એમને ના કરે કારણ કે શિષ્ય શીખેલા કેવાય શીખેલા કેવાય શિષ્ય શીખ્યું ગીરુભાથી એને ઓર્ડર અને પેલા આ ઓર્ડર વાળા ગુરુઓ કરે ચાલો પછી મને એમને બે ત્રણ વખત પૂછેલું કે આપ અરે આખર શિયાળો કેવો આવવાનો જાણો છો હિમ પડે એવો આ એનો શિયાળો નહીં આ કપા વાળાનો નહીં શિયાળો પેલા લોકોનો શિયાળો ગરબાળાનો હિમ પડે એવો શિયાળોમાં એની બે રગ રગ કોટ છે આપડે કઈ આવે તો નવી જતી રહી જૂની છે જોની જૂની લાવો કે છે ફાટલી લાવો લાવો નવી આપી એ વેમ્બાઈ રહ્યા જેને નવી આપી છે થોડા વેમાય રહ્યા જેને નવી આપી એ થોડા વેમમાં વેમમાં રહ્યા વેમ શંકામાં શંકામાં રહ્યા વેમમાં <laughs> સંસ્કૃતિનો શ્રેષ્ઠ એ લોકોમાં બહુ ઊંચું પછી દેહાદ્યાસ છૂટે જયારે દેહાદ્યાસ છૂટે નહીં ત્યારે વાગે આમ મોડું ડેરે ગયેલું આમ સર્વમુખ છે આ સંસાર સર્વમુખ એટલે આત્માથી વિમુખ છે શું છે આત્માથી વિમુખ છે વિમુખ એ આત્મા સર્વમુખ કરી આપવું અને એટલે અને એ છૂટે પછી જે આ અને છૂટે બે આ ત્યાં તો નહીં કરતા અને એ જ મોક્ષ નો ધર્મ બધે ધ્યાન રાખજો એમ દ્રષ્ટિ લોકો આ દ્રષ્ટિ ને પોહે છે ઉડતા હા આમ કરો દાન આપો અણું કરો કોલેજો બાંધો રસ્તે પહોંચે છે ક્યાં બોલ્યા રે પોસાય છે ને દાદા વિશેષતા પોસાય છે એમાં પોતાપણું ને વિશેષ પોસાય પોસાય અરે પણ કોણ એમાં કે છે પોતાનું વિશેષપણું અને પોતાપણું પોસાય છે પોતાપણું પોસાય છે તો નહીં પણ સંસાર જ પોહાય પોહાય સંસાર પોસાય એટલે કર્મ ની જાય જ બધી વિટાય જાય કર્યા કરે અને પાછું કે છું મને આ ધંધા ગમતી નથી પાછું કે છું જંજાળ મને આ ધંધા ગમતી નથી વીટતો આખો જાય આચાર્ય થી કે મને ચર્ચા ગમતી નથી આપી કે સમકિત એટલે શું એ સમજાવો એટલે વિમુખ થઈ સંસારમાં અને આત્મા પ્રસન્નમુખ થઈ જ્ઞાન અને બુદ્ધિમાં શું છે શું કહ્યું તમારા જોડે ભણેલા તો મને ખાતરી થઈ ગઈ આની વ્યાખ્યા કરું બુદ્ધિ અને જ્ઞાન વ્યાખ્યા એમને કહીએ બરોબર છે કે મળ વાળું બુદ્ધિ કહેવાય અને પ્યોર પ્યોર જતે જ્ઞાન કહેવાય ઇમ્પ્યોર બુદ્ધિ એવું કહ્યું ને ત્રીજી વ્યાખ્યા કરજો આખા જગત તમામ સબ્જેક્ટ જાણો સબ્જેક્ટ તમામ આખા જગત ના પણ અહંકારી જ્ઞાન એ બુદ્ધિ અહંકારી જ્ઞાન એ બુદ્ધિ અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન આટલો ડિફરન્સ સા હા ત્રીજી ડેફિનેશન કીધું છે ઈશ્વર ની ડેફિનેશન કોણ અલગ ઈશ્વરની વ્યાખ્યા કરી આપો ઈશ્વર એની વ્યાખ્યા કરી આપો કઈ કોણ કે પૂછે છે ઈશ્વરની વ્યાખ્યા આ તમે જ્ઞાન ને બુદ્ધિ ની કરી હવે ઈશ્વર ની કરી આપો હા કરી આપો હવે બુદ્ધિ એ લિમિટેડ હોય અને જ્ઞાન અનલિમિટેડ હોય બુદ્ધિ લિમિટેડ હોય બુદ્ધિ નો સ્વભાવ તો પર પ્રકાશક પર પ્રકાશક સ્વનો પ્રકાશ ન કરી શકે અને જ્ઞાન નો સ્વભાવ શું સ્વ અને પર બંને નો પ્રકાશ કરી પોતે પોતાનો પ્રકાશ કરે અને બધી બહારની વસ્તુનો પ્રકાશ કરે એ જ્ઞાન હવે શું ભગવાન વ્યાખ્યા કરો વ્યાખ્યા કરી તમને ભગવાન ની નહીં ભગવાન એટલે ઈશ્વર નહીં ઈશ્વર બુદ્ધિ મારી વાત સાચી છે ગમવા સાથે નથી નથી પણ વાત સાચી છે ત્યારે મને ગમે એ મારી બુદ્ધિ થી હોય અને પૂર્ણ નથી ના અત્યારે નહીં મારી હાથીમાં ચોખ્ખું ગમે કારણ કે તમારા આત્માથી ગમે છે મારી હાજરીમાં અને બહાર બીજા કોઈની હાજરીમાં મનથી ગમશે મનની મનથી ગમશે તેની મસ્તી ચડશે અને અહીં નિરાકુરતા આનંદ થશે કેવું નિરાકુરતા મસ્તી નિરાકુરતા આનંદ નો ફેર કરો ઘણો હા ઘણો ફેર એટલે આ અહીં બહાર એક કોઈ પણ વાણી એવી ના હોય કે જે આપણા આત્માને પહોંચાડી શકે જે આત્મા આવરણમય છે આવરણમાં છે ત્યારે વાણી પહોંચાડી શકે નહીં ખાલી પોતે અંતસ્કર્મ એકલામાં ક્યાં પોતે અંતસ્કર્મ એટલે મન મન મસ્તીમાં આવી જાય આ જ્ઞાની બુદ્ધિ વગર જ્ઞાની ની વાણી એ ભેદક હોય કેવી હોય આવરણ ભેદી આવરણ નો ભેદ કરે અને પછી ઊંડો ઉતરે ભેદ આત્મા સુધી પહોંચાડે એટલે આત્મા સાક્ષી પૂરે એટલે હું એટલું જ કહું કે તમારા આત્મા સાક્ષી પૂરશે તો જ માનશો નહીં માનશો નહીં અને આ હંડ્રેડ પર્સન્ટ કરેક્ટ વાત છે અહીંયા આગળ તાળવા કરવાનું છે નહીં હંડ્રેડ પર્સન્ટ એથી આગળ બીજું જાણવાનું જ નથી હવે ઈશ્વર ની વ્યાખ્યા થઈ બુદ્ધિ ની વ્યાખ્યા થઈ પછી જ્ઞાન ની વ્યાખ્યા થઈ હવે ઈશ્વર ની વ્યાખ્યા થઈ I without mind is Ishwar. I without ઈશ્વર તને ગમ્યું અને આઈ વિથ માય એ જીવાત્મા આઈ વિથ માય એ જીવાત્મા અને આઈ વિધાઉટ માય એ ઈશ્વર ગમી રાખ્યા તો ભૂલી નહીં જવાની શાંતિ રાખવાની હવે અમેરિકા એ ત્યાં જઈએ ત્યાં પૂછીશું પછી એ કહે છે ગીતાજી ગીતાજી મળ્યું એ કહે છે કે આવું બધાએ કહ્યું છે આવો છે હા વેદમાં ઈશ્વરની વ્યાખ્યા કર્તૃમ અકર્તૃમ અન્યથાથી કર્તૃમ સહ ઈશ્વર વેદમાં કહ્યું છે ઈશ્વરની વ્યાખ્યા કરી છે તે કહે છે વેદમાં વેદમાં જે ઈશ્વર ની વ્યાખ્યા કરી છે એ શું કહે કર્તૃમ કર્તૃમ અકર્તૃમ અન્યથાથી કર્તૃમ અન્યથાથી કર્તૃમ અન્યતા ઇતિ સહ ઈશ્વર ઇતિ બાય ઈશ્વર અટેચમેન્ટ નહીં અટેચમેન્ટ નહીં અટેચમેન્ટ નહીં અને આય વિથ માય જીવાત્મા જીવાત્મા બોડી મારું આ નામ મારું શું નામ તમારું નામ શું તમારું અંધારું ના નામ પ્રકાશ પ્રકાશ પ્રકાશ પ્રકાશ એટલે પ્રકાશ મારું નામ છે ત્યાં સુધી જીવાતમાં બોલાવવા તો નથી પણ એક્ઝેક્ટ માને જ છે એવું તમે માનો છો નથી માનતા શું માનો છો કા તો જે હોય એ માનતા હોય નથી નામ માનતા હોય નામ નામ માનો છો કે તમે જે છો એ માનો મારા બાપુજી એ પાડ્યું પ્રકાશ હા તમે તને પાડ્યું હોય પણ તેમાં તમે કોણ છો પ્રકાશ છો કે બીજું કોઈ એક સાયકોલોજી થઈ ગઈ લોકો પ્રકાશ લોકો પ્રકાશ એટલે તમે ધર્મ પ્રકાશ છું થઈ ગઈ શું તમે પાછા બોલો છો કયા કે હું પ્રકાશ છું પછી એમ બોલો માય ને પ્રકાર માય ને ઈટ પ્રકાર પૂજા આયોજન એને આઈડેન્ટિટી નથી ધેટ ઇઝ લેબલ પ્રકાશ મારે એ કહે છે કે પ્રકાશ નું લેબલ છે આઈડેન્ટિટી નથી લેબલ છે પ્રકાશ નું હા પણ લેબલ હોય પ્રકાશ પ્રકાશ નામ અક્કલ નથી એમ કે તો આપણે એની અસર ના થાય પણ લેબલ તમને અસર થાય નહીં થતી માટે પ્રકાશ તો લેબલ નહીં થયા તમને અસર થાય છે પ્રકાશ હું સમજી ગયો ક્યારનો તમારો છેદ ઉડાડવા માંગુ છું પણ તમારે છેદ નહીં ઉડે હું પ્રકાશ છું that is the first strong belief આ ભાઈ નો મોટો બહુ મોટો ભાઈ થવું બીજી રોંગ બિલીફ હું ભાઈ છું મોટો ભાઈ નથી ભાઈ કે મોટો ભાઈ નથી કે છે જન્મ્યો તો એટલે મારા બાપુજીએ મને પહેલો ઉત્પન્ન કર્યો આને પછી કર્યો એટલે આપણા એડલર ભાઈ મોટો ભાઈ એટલે હું એલ્ડર બ્રધર છું તે પણ રોંગ બિલીફ છે હું મહારાજ છું એ રોંગ બિલીફ છે હું બ્રાહ્મણ છું તે રોંગ બિલીફ છે હું આ ભાઈનો ધણી છું એ રોંગ બિલીફ અને મામા થયું અને કાકો થયું બધી રામબલી આઈ વિધાઉટ માઇન્ડ કેટલી રામબલી બેઠી છે અનેક અનેક માણસી શાંતિ રહેશે થોડી ઘણી રામગલી બેઠી હોય તો ફસામણ થાય તો આ તો આટલી બધી રામગલી હોય બેઠી સીધી ફસાય ને રામગલી પર ફ્રેક્ચર કરી આપે જ્યારે ફ્રેક્ચર થાય રાઈટ બિલી બેસાડે ત્યારે કઈ બિલી બેસાડે સાચી રાઈ પીલીપ એટલે સમ્યક દર્શન રાઈ પીલીપ એટલે શું વિવેક દર્શન સમ્યક દર્શન સમ્યક વિવેક દર્શન સમ્યક વિવેક દર્શન હા સમ્યક વિવેક દર્શન તે રાઈ પીલીપ શંકરાચાર્ય રાઈટ પીલીપ બેસે ત્યારે રોંગ પીલીપ ફ્રેક્ચર થઈ જાય તો ફ્રેક્ચર કરવું છે આવું ફ્રેક્ચર કરવું છે રોંગ પીલીપો એ થવાનું હશે ત્યારે થશે તમારી શું ઈચ્છા ભાવના છે હજુ તો હજુ તો ના પણ એને આપણે લેવા દેવા આપણે શું લેવા દેવા કોકવાર ઉલાર પડે છે કોકવાર ધરાર ખબર નથી પડતી કોકવાર ઉલાર પડે છે વાર ધરાર પડે છે કોકવાર ઉલાર પડે છે અને કોકવાર ધરાર પડે છે હા ઉલાર ધરાર પડે છે એટલે એમાં એનો જોખમદારી નથી તમારી જોખમદારી પણ સોંપેલું છે બધું છે you are whole and sole responsible તમે પોતે જ કરતા છો તમે પોતે જ ભોગતા છો ઈશ્વર જવાબદાર કોને માટે છે કે ફોરેન વાળા માટે કે જે પુનર્જન સમજતા નથી એને માટે સમજાય છે ને અગર ગાયો બેસે માટે છે પણ તમારે માટે તમે તો હિન્દુસ્તાન લોકો હું કર્મ બાંધ્યા ને મેં મારે જ કર્મ ભોગવવા પડે વચ્ચે ઈશ્વરે લડાય નહીં તમારે આટલી મકાન મારે દવા પી જાય તો શું થાય તેમાં ઈશ્વરે માર્યો ને દવાએ માર્યો આટલી દવાએ મારી નાખી ઈશ્વર શું મારતો હતો અને આટલી દવા મજબૂત કરે વિટામિન હોય ને માણસ મજબૂત કરે એટલે ઈશ્વર આમાં કશું કરતો નથી નાનો કે છે કે નિમિત્ત છે નૈમિત્તિક છે એ દવા નૈમિત્તિક કારણ મળ્યું નૈમિત નિમિત્ત નિમિત્ત કારણ મળી દવા દવા તો નિમિત્ત મળી હા નિમિત્ત નિમિત્ત નિમિત્ત માત્ર શું સંસ્કૃત બોલી કરી છે ભોકી કેટલા પારંગત ટોટલ ના અંગત પારંગત અંગત એટલે ઈશ્વર તમારા ઉપરી નથી ભગવાન પણ તમારું સ્વરૂપ છે શું છે તમારા ઉપરી નથી એ તમારું સ્વરૂપ છે જ્યાં જ્યાં સુધી સેલ્ફ જાણો કરો ને ત્યાં સુધી તમારું ઉપરી કહેવાય બાકી ખરેખર ઉપરી નથી ભગવાન આખા વર્લ્ડનો સૌ દુઃખનો નાશ એ મને વશ થઈ ગયેલો છે મને વશ થઈ ગયેલો છે કેમ કરી થઈ ગયો છે આઈ વિધાઉટ મી હોય તો માઇન્ડ આઈ વિધાઉટ માય હોય <laughs> છે ને જો નાખી દેવા નહીં આઈ વિધાઉટ માય નાખી દેવા નહીં મૂકવાનો પૈસા હા આઈ વિધાઉટ માય પણ પૈસા ગધવા મૂકવાના પણ કોઈક લઈ જાય તો મનમાં કશું અસર ના થઈ રજા પૈસા નથી દેવાના નાખી નહીં દેવાના પણ કોઈક લઈ જાય તો અસર ના થઈ જાય અને પેલા પર એ ના ચડી જોઈએ અને પેલો ગુનેગાર ના લાગવો જોઈએ લઈ જતા નિમિત્ત છે ગુનેગાર નથી શું છે લઈ જતા ગુનેગાર નથી નિમિત્ત છે નિમિત્ત કામ લાગશે સમજ પડે સમજ પડે છે જગત વિજ્ઞાન થી ઉભું થયેલું છે ધી વર્લ્ડ પગલ ઇટ જ ઇટ થયું છે વિજ્ઞાન થી આ ઉપર વાગણા પહેલા ગયા પચાસ વર્ષ પહેલા લોકો શું કહેતા હતા કે આ ઇન્દ્ર રાજા વરસાદ વરસાદ કે લોકો આ ગામમાં વધારે વધારે વરસાદ અહીં કે મોટો વરસાદ છે અરે ઇન્દ્ર રાજા વરસાતા હોય તો પછી ગામમાં નાખીને શું જરૂર છે ગામના લોકોને કાચડ કાદાવડ કીચડ થાય છે વાડમાં શું વરાવડાવે વાડ ખેતરમાં વરાવવાનું વાડમાં ઇન્દ્ર નહીં વિજ્ઞાન વિજ્ઞાન ભેગા થઈ જાય છે અને વાતાવરણ ઠંડુ થયું ટુ એચ ને ભેગા ક્યાંથી થાય છે દરિયા ઉપર સૂર્ય આવ્યો ટુ એચ ઉપર જાય છે પ્રયાસ કરે અને પછી વાદળા બંધીને આવે છે ને ચાલે કોઈ ભગવાન ની જરૂર નથી ભગવાન જીવ માત્ર ને પ્રકાશ આપે છે શું આપે છે દરેક ઝાડ ને પણ પ્રકાશ આપે છે અને એના આધારે આનંદ છે સુખમાં રહે છે ભગવાન કશું કરતા નથી જોયા જ કરે છે પ્રકાશ શું કરે છે એને જોયા કરે છે નામ પ્રકાશ છે તમારું પણ જે અર્થમાં તમે કહો છો એટલે પ્રકાશ શું કરે છે ભગવાન જોયા કરે છે જોયા કરે છે પહેલા સાયન્ટિસ્ટો પૂછતા હતા ભગવાન છે કે નથી તમે ભગવાન ના હોય તો આવું દેખાય સુંદર જગત સુંદરતા ના હોય લાવણ્યતા ના હોય આનંદ ના હોય સમજે ને લાગણીઓ ના હોય એ ભરગત ભગવાન ક્યાં રહ્યા છે તને શું લાગે છે ઉપર રહ્યો મેં કહ્યું કે ઉપર તો કોઈ બાપો રહેતો નથી હું બધે ફરી આવ્યો પાછો ખાલી આકાશ જ હતું તકશ ક્યા આતવીએ એડ્રેસ લગાઉ નગે હવે એડ્રેસ સે કીધું ભગવાન નું ચાટવી address God is the every creator whether visible or invisible સુદયમ God God is the every creator whether દેવારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએટર એટલા બડા છે કે વાંટી ના દેખાય 2-3 ના દેખાય ત્યાં ન ન ન બધું આખું ભરેલું છે ક્રિએટેડ થી ભરેલું છે અને ત્યારે બી ભગવાન પોતે પૂછો આત્માનું ઉત્થાન કેટલું થયું એની પારાશી એ કહે છે આત્માનું ઉત્થાન કેટલું થયું એની પારાશીષી આત્માનું ઉત્થાન કેટલું થયું એની પારાશીષી હા એની પારાસ્થિતિમાં જાગૃતિ એને કેટલી જાગૃતિ રહેશે એ એની પારા પરિવાર જાગૃતિ ના હોય તમારું અજ્ઞાન એ જાગૃતિ તમને કહું એ તમારું અજ્ઞાન જગે છે મારું અજ્ઞાન હોય પણ હવે અહીંયા જાગૃતિ ના હોય એ ભલે અજ્ઞાન મારું હોય હું સોલ્યુશન આપું તમને સોલ્યુશન આપું એમના જાગૃત કેમ ના હોય છે પછી તમે કહેશો કે ના તમારું જ્ઞાન છે એમ કહેશો અત્યારે અજ્ઞાન નો છો પછી તમે કહેશો જ્ઞાન છે તમારું તમે પણ હું નહીં ફરું <coughs> એટલે જાગૃતિ કેમ ના જે જે પોતાની જાત ભાન નથી જાય ભાન તો નહીં પણ શ્રદ્ધા નથી માન્યતા પણ નથી કોઈ પણ જાતનું નથી એ બધું ત્યાં આગળ બિલકુલ બેભાન કહેવાય શું કહેવાય ગાયો બેભાન છે એવું જ બેભાન આપણે એટલું ખબર કે ના આત્મા જુદો છે છે ભાઈ આત્મા છે ભાઈ જીવ છે એમને વ્યવહાર પણ રહેવાનું એટલે સાહજિક રહેવાના સાહજિક એટલે આ લુપ્તા ચોર હરામખોર બધા અહીં તો તારા ચિત્તા માણસ બધા ત્યાં તારે વ્યવહાર પણ છે તમે હજુ બહુ સ્પષ્ટ નથી એમાં સ્પષ્ટીકરણ કરો બધા તમે સ્પષ્ટ નથી બરોબર આવડા નાના નાના છોકરા હોય એમને ઘરની કશી જાગૃતિ હોય હા છોકરા ઘરની જાગૃતિ હોય હોય પણ આપણા અજ્ઞાન ને લીધે ખબર ના પડે કૂતરા નહીં હોય છે જાગૃતિ હોય છે પણ આપણને ખબર નથી પડતી કૂતરા ને પણ જાગૃતિ હોય પણ આપણને ખબર નથી પડતી દત્ત ભગવાન ને ખબર પડી દત્ત ભગવાન ને ખબર પડી એવું છે જેટલી જાગૃતિ ઓછી આ પ્યાલા છોકરો ફૂટી જાય તો છોકરાને ચિંતા થાય ના પણ દફણું પણ થાય વડે એટલા પૂછી ચિંતા થાય પણ મારા ઘરનું નુકસાન થયું એવું ચિંતા થાય એમ શું કારણ જાગૃતિ નથી અરે એ જ એ જ પચીસ નો છોકરો એને એને હાથે પડી જાય તો એટલે હિન્દુસ્તાન ના હિસાબે બહારના બધા બાળકો છે અને આ વ્રત અવસ્થામાં છે તેથી અહીં ચોરીઓ બદમાશો તેથી બધા કરે જુઠ્ઠું બોલે છે લલથી કરશે બાળકો ના કરે બાળકો નિર્દોષ હોય અને આ વ્રત એ ચોર ને ઓલા ઉપર મારે આખું પુસ્તક લખવું પડે તારે લોકો સમજાય નહીં તો પહેલી તકન મને એમ જ કે છે કે તમારા જેવા જ્ઞાની કોઈ જોયા નથી એવું કે પહેલી તકે પછી જયારે સમજે ત્યારે ખબર પડે કે મારી જ ભૂલ થઈ હતી માફ કરજો હું તો સહજ માફી હોય કેવું હોય સહજ ક્ષમા હોય કેવી હોય ક્ષમા કરવી ના પડે ક્ષમા કરે ને એ તો રાજા રજવાડા વાળા કરે છે મોટા માણસ કરે સત્તા વાળા અવાજ સરસ આપડે તોલમ આવે ને તો એ કેમ એ કહે દાદા એ કહે કે હું લોખંડ તપાવતો હતો લોખંડ તપાવતો હતો કે છે હા પછી હવે જોઈ લીધું જોયું લોખંડ તપાવતો હતો જોઈ લીધું એ વરે નહીં પછી બીજું લોખંડ તો ગરમ કરીએ ને એટલે કથળો મારી વળી જાય હા વરે નહીં કારણ ગરમ થાય તો વળે ડેવલપમેન્ટ કયા આધારે આજે ડેવલપમેન્ટ છે મનુષ્ય કયા આધારે એમને કહ્યું ડેવલપમેન્ટ સિસ્ટમ દેખાડો ડેવલપમેન્ટ સિસ્ટમ દેખાડો ડેવલપમેન્ટ કોણ કરનાર છે કેવી રીતે ડેવલપ થાય છે એનું દેખાડું તમને તમને સિવિલી આપું સિવિલી એમાં તમે સમજી દેજો આપણા સરદારજી છે ને એમાં આગળ બે બાજુ પથ્થરો ની ભેગડ્યો છે પાણીનો દોષ બહુ થાય ત્યારે ભેગડ્યો તૂટી પડે છે શું કરે તે કોઈ આવડો પથરો કોઈ આવડો પથરો કોઈ આવડો પથરો કોઈ આવડો પથરો કોઈ આવડો પથરો એ બધું તૂટી પડે છે પછી ચલતા પણ રહેતા નથી પાછા પાણીના ધોધથી થકી રહે છે શું કરે છે આગળ જાય આગળ અને પછી મયોમય ટકરાય છે પથ્થરો શું થાય મયોમય ટકરાય છે એટલે ગસાઈ ગસાઈ એના ખૂણા વાગેલા હતા ને તે બધા હુવા થઈ જાય છે ને તે એવું ત્રણસો મિનિટથી ઘસાતા ઘસાતા આવે છે ત્યારે આપણે લદ્દાજીમાં ભાડભૂતમાં દેવલા નીકળ્યા દેવલા તો જાત્રા ભરાય છે ભાડભૂત ભાડભૂતમાં દેવલા નીકળ્યા છે દેવલા એટલે શું આવડા આવડા ગોળ પથરા કાળા શાલિંગ્રામ તાલીમરામ હા તે ઘડતર થતું થતું થતું આવ્યું તો અહીંયા આગળ શાલિગ્રામ થઈ ગયા તે આપણે શાલિગ્રામ છીએ કોઈ તુલસી ચડાવતું નથી કોઈ તુલસી ચડાવતું નથી કે છે કોઈ આપણે તુલસી ચડાવતું નથી ના તો આપણે ચીજ ધરાવે શાલિગ્રામ પણ એને વિધિ થવી પડે કાણું આખું કોતરી ખાલી એવું છે જે શાલિગ્રામ ને મંદિરમાં મૂક્યા એટલા પૂજ્યા અને બીજા સિમેન્ટ કોન્ફરન્સ માં ગયા શું થયું એવું બધું ડેવલપમેન્ટ તમને સમજાયું થોડું બરાબર હે બરાબર આ ફૂલ ડેવલપમેન્ટ પેલું કેવું ઇવોલ્યુશન થિયરી ઓફ ઇવોલ્યુશન મને સંન્યાસીએ નાળિયેરીની સિમેલી આપી હતી હા હિમાલયમાં અને દર વર્ષે જેમ પાના ખરી પડે નાળિયેરના એમ એમ એક એક એની રિંગ વધે એ ઇવોલ્યુશન પણ એના કરતા આ તમે કહ્યું એ બરાબર છે ખૂણા વગરના ગોળ પથરા રહે ઘસાતા ઘસાતા એ ઇવોલ્યુશન કારણ કે એમાં આઈ વિધાઉટ માઇન્ડ એ ખૂણા બધા માઇન્ડ વાળા જતા રહે અને આઈ જેવું રહે બાકી તો એ ઇવોલ્યુશન છેવટે અંતિમ બરાબર છે મને ખુબ ગમ્યું એટલે ઇવોલ્યુશન સિસ્ટમ આ પ્રમાણે છે આ પથરા છે માણસો આ જગત કેવું છે આખું બ્રહ્માંડ કેવું છે અહીં અનંતા જીવો છે આ બાજુ અહીં આ બાજુ અનંતતા જીવ સિદ્ધો છે જે જીવો સિદ્ધ થઈ ગયા એટલે કમ્પ્લેટ કમ્પ્લીશન થઈ ગયું છે એમનું નિરાકરણ થઈ ગયા સિદ્ધો એટલે બીજું કઈ નહીં જ્યાં આગળ કોઈ ગયું નથી અરે મૂળ સ્ટેજમાં મૂળ સ્વરૂપમાં રિયાલિટીમાં તે આ બાજુ અનંતતા છે પછી આ બાજુ ભયંકર અજ્ઞાનતામાં છે ને આ વચ્ચે આપતું રહ્યું એને વ્યવહાર કહેવાય છે શું કહેવાય છે વ્યવહાર ક્યાં વ્યવહાર થયું કે જીવનો નામ પડ્યો શું થયું જીવને લેબલ લાગ્યું આ ગુલાબ આ ચંપો એ વ્યવહાર જ્યાં વ્યવહાર જે છે એમાં એક જીવ વધતો નથી ને એક જીવ ઘટતો નથી સૂર્ય ચંદ્ર તારા એક જ ડિઝાઇન અનાધિકારથી અને જીવો બદલાયા કરે તમે જેમ અનાધિકાર ત્યાં કલેક્ટર કમિશનર બધા ખુરશો તો હોય છે ને ખુરશો બદલાતી નથી મય બેસનારા બદલાયા કરે એ દરજ્જો બદલાતો નથી એ રીતે આ સૂર્યનારાયણ બદલાવાના ચંદ્ર બદલાવાના બધા ટાઈમ સાહેબ બદલી જવાનું અને આ વ્યવહારમાંથી એકસો ને આઠ જીવ સમય એટલે મિનિટનો નાનો નાનો ભાગ